પ્રભુની સ્વરૂપ સેવા કરનાર ભક્તોને જેટલો સમય તેઓ પ્રભુ સેવામાં હોય છે તેટલો સમય જ પ્રભુના સંયોગમાં અનુભવ થતો હોય છે હિન્દીમાં કરું રાજા કે ગુજરાતીમાં જ લઉં ના ના ગુજરાતીમાં એટલે જ્યાં સુધી અનાવતાર અવતાર કાળ હોય છે ત્યારે તો પ્રભુ સાક્ષાત બિરાજતા જ હોય છે પરંતુ જ્યારે અનાવતાર કાળ હોય છે ત્યારે કળિયુગમાં પ્રભુની સેવા જ્યારે આપણે કરતા હોય છે તો જે સમય સુધી ભક્ત પોતાની સેવામાં હોય છે ત્યાં સુધી પ્રભુની નજીક હોય છે અને ત્યાં સુધી પ્રભુ હોવાનો એને અનુભવ થાય છે ત્યારબાદ કળિયુગમાં પ્રભુને અનવતાર કાળની અંદર તે અનુભવ રહેતો નથી તો વેણુગીતમાં સુબોધિનીજી ની શ્રી વલ્લભાચાર્ય વિરચિત શ્રી ભાગવત પુરાણની વ્યાખ્યામાં અહીંયા વાત કરી છે એ બધી ઇન્દ્રિયોના ભગવાનમાં વિનિયોગને સર્વાત્મ ભાવ કહેવામાં આવે છે એટલે કે સર્વાત્મ ભાવની ડેફિનેશન આપી છે કે જે આપણી દરેક ઇન્દ્રિયો છે એનો ઉપયોગ આપણે સર્વ પ્રકારે આપણો વિનિયોગ જ્યારે પ્રભુમાં થઈ જાય બધી ઇન્દ્રિયોનો ત્યારે એને સર્વાત્મ ભાવ કહેવામાં આવે છે તદ અનુસાર વાણીથી ભગવાનની સાથે સંલાપ એટલે વાતચીત આંખોથી દર્શન બાહુઓથી ભગવાનનું આલિંગન હાથો વડે ભગવાનની સેવા ત્વચાથી ભગવાનનો સ્પર્શ કાનથી ભગવાનની વેણુના સ્વરૂપનું શ્રવણ અને પગ વડે ભગવાનના નિકટ જવું વગેરે આ સંયોગકાલીન સર્વાત્મ ભાવનું વર્ણન છે એટલે કે આપણી દરેક ઇન્દ્રિયો આંખ કાન આપણી ત્વચાનો સ્પર્શ કાનથી સાંભળવું શ્રવણ કીર્તન આ દરેકે દરેક જે ઇન્દ્રિયો છે એ દરેક ઇન્દ્રિયોનો જ્યારે ઉપયોગ ઠાકોરજી માટે થાય છે કે પ્રભુ માટે થાય છે ત્યારે એ શરૂઆતમાં એ બધી ઇન્દ્રિયો જ્યારે હંડ્રેડ પર્સન્ટ ઠાકોરજીના લીલામાં અને એમના ગુણગાણમાં પ્રવેશ કરે છે ત્યારે એને સર્વાત્મ ભાવ કહેવાય છે એવું કહેવા માંગે છે હા એટલે સર્વાત્મ ભાવનો પહેલો અર્થ જે આપણે આગળ જોયું એ હતું કે જ્યારે જીવને બ્રહ્માનંદનો ભગવાનનો આનંદનો અનુભવ થવા લાગી જાય ને બધું એ બ્રહ્મ સ્વરૂપ છે એ જાતની એની અનુભૂતિ બની જાય સર્વાત્મ ભાવ છે બીજું અર્થ જે વેણુગીતમાં જે ગોપીજનોએ જે જાતનો અનુભવ કર્યો છે એને સમજાવતા શ્રી મહાપ્રભુજી એ ગોપીજનોને જેવો અનુભવ થયો એને સર્વાત્મ ભાવ કહી રહ્યા છે કે જ્યારે આપણી બધી ઇન્દ્રિયો ભગવાનમાં જોડાય અને એના કારણે આપણે વાણીથી ઠાકોરજીની સાથે વાત કરીએ આંખોથી એમના દર્શન કરીએ હાથથી એમનો સ્પર્શ કરીએ ભગવાનની સેવા કરીએ તો એ બધા દ્વારા જ્યારે જીવની ઇન્દ્રિયો ભગવાનનું અનુભવ કરે છે બધી ઇન્દ્રિયોની પોતાની જે લિમિટેશન છે એટલે આંખો જોઈ શકે છે કાન સાંભળી શકે છે જીભ બોલી શકે છે ત્વચા સ્પર્શ કરી શકે છે તો એ આપણી બધી ઇન્દ્રિયો દ્વારા જ્યારે ભગવાનના સ્વરૂપનો અનુભવ જીવ કરવા લાગી જાય અને ઇન્દ્રિયો દ્વારા ભગવાનના આનંદનો અનુભવ કરે મતલબ કે જેમ ગોપીજનો સાથે થતું કે જયારે ઠાકોરજીના દર્શન કરતા તો એમનું મન બસ એમાં જ રહી જતું એના સિવાય એમને કઈ સૂઝતું જ નહીં એ એ એ જાતની અવસ્થા છે આનંદનો અનુભવ છે પોતાનું ઘર પરિવાર પતિ બચ્ચાઓ બધાને છોડીને એમને ઓછકોટ નહીં રહેતા ને એવી અવસ્થામાં ઠાકોરજીની પાસે એ લોકો દોડી જતા તો આ જે બધી પરિસ્થિતિઓ છે કે જેમાં એ લોકો પોતાની ઇન્દ્રિયો દ્વારા ભગવાનના આનંદનો અનુભવ કરી રહ્યા છે એમની એ અવસ્થા એ સર્વાત્મ ભાવ છે રાજા હા કરો આગળ વિપ્રયોગકાલીન સર્વાત્મ ભાવનો અનુભવ ભગવાનના વિપ્રયોગનો અનુભવ પણ ભક્તોને અવતારકાલ અને અનાવતારકાલના ભેદથી બે પ્રકારે થતો હોય છે રાજા વિપ્રયોગ ને એટલે કે આગળ આપણે જોયું ને કે સર્વાત્મભાવના બે પ્રકાર છે એક તો સંયોગકાલીન અને એક પ્રયોગકાલીન સંયોગકાલીન એટલે કે અવતાર કાળમાં તો જયારે ભગવાન બધાની સાથે હતા એ સમય અને અનવતાર કાળમાં અત્યારે જ્યારે આપણી ઘરમાં ઠાકોરજી સેવામાં બિરાજી રહ્યા છે તો એમાં જેટલો સમય આપણે ઠાકોરજીની સન્મુખ હોઈએ મતલબ રાજભોગ સુધી અને સાંજે ઉત્થાપનથી શયન સુધી એટલા સમયે જે ઠાકોરજી આપણે સન્મુખ હોય છે અને આપણને એની સેવાનો લાભ મળે છે એ સંયોગકાલીન ઠાકોરજીના આનંદનો અનુભવ છે પ્રયોગકાલીનનો મતલબ એ છે કે જ્યારે ભગવાન આપણી સાથે નથી બિરાજી રહ્યા અવતાર કાલમાં પણ જ્યારે ગોકુલ છોડીને ઠાકોરજી મથુરા પધાર્યા કે દ્વારકા પધાર્યા તેમના ભક્તોએ ઠાકોરજીની જે દૂરીનો અનુભવ કર્યો ઠાકોરજીના વિયોગનો અનુભવ કર્યો એમાં પણ કોઈ જાતનો આનંદ છે એ વિયોગમાં પણ એમણે જે ઠાકોરજીની લીલાઓને યાદ કરી છે ઠાકોરજી સાથે એમણે જે આનંદ લીધો ઠાકોરજીની લીલામાં એમણે પાર્ટિસિપેટ કર્યું એને એમણે જે રીતે યાદ કરી કરીને પોતાનો સમય પસાર કર્યો છે ગોપીજનોનું જે રીતે ભાગવતજી વાંચીએ તો જ્યારે ઉદ્ધવજી ગોપીજનો પાસે જાય છે તો ઉદ્ધવ એ ગોપીજનો પોતાની અવસ્થાનું નિરૂપણ કરે છે કે અમે લોકો તો જ્યાં કૃષ્ણ બેસીને વેણું વગાડતા હતા ત્યાં જઈને અમે ઠાકોરજીને યાદ કરીએ છીએ જે મધુવનમાં અમે ઠાકોરજીની સાથે લીલા કરી છે તો ત્યાં જઈને અમે ઠાકોરજીનું સ્મરણ કરીએ છીએ તો એ રીતે એમણે જે વિયોગની અંદર પણ ઠાકોરજીના આનંદનો અનુભવ કર્યો છે એ પ્રયોગકાલીન શરૂઆતમાં શરૂઆતનો ભાવનો અનુભવ છે આગળ વાંચે સમજાઈ જશે વિપ્રયોગનો મતલબ છે ઠાકોરજીથી દૂરી ઠાકોરજીનું આપણી સામે પ્રેઝન્ટ ન હોવું જી રાજા અનાવતાર કાળમાં ભક્તો જેટલો સમય ભગવાનના નિકટ નથી હોતા તેટલો સમય એમને ભગવાનના વિયોગનો અનુભવ થતો હોય છે તે જ પ્રમાણે અનાવતાર કાળમાં જે ભક્તો જેટલો સમય પ્રભુ સેવામાં નથી હોતા તેટલા અનવસરના સમયમાં અથવા તો જેમને ભગવત સ્વરૂપ સેવાનો અવસર જ પ્રાપ્ત થયો ન હોય તેમને ભગવાનના વિયોગનો અનુભવ થાય છે એટલે કે અનાવતાર કાળના ભક્તો જેટલી અવતાર કાળમાં તો ભક્તો જેટલો સમય પ્રભુથી દૂર હોય ત્યારે તો તેમને તેમનો વિયોગ જણાય જ છે પણ અનાવતાર કાળમાં પણ જ્યારે ભક્તો અનવસરના સમયમાં હોય કાં તો જે ભક્તોને ભગવત સ્વરૂપ સેવા સેવા પધરાવાનો અવસર પ્રાપ્ત નથી થયો ફક્ત સ્મરણ કીર્તન પર આધારિત છે તેવા ભક્તોનો ભગવાન માટેનો વિયોગનો અનુભવ હંમેશા રહેતો હોય છે હા એટલે કે અવતારકાળમાં જેમને કીધું કે ઠાકોરજી ગોકુલ છોડીને મથુરા પધાર્યા કે દ્વારકા પધારે તો ત્યારે ગોકુલના વ્રજભક્તોએ ઠાકોરજીના જે વિપ્રયોગોનો અનુભવ કર્યો અને અનવતાર કાળની અંદર જે અત્યારે આપણે ઠાકોરજીની સેવા કરીએ તો રાજભોગથી ઉત્થાપન વચ્ચેનો જે સમય હોય છે જ્યારે ઠાકોરજી ગોચારણ માટે પધારે છે તો એટલો સમય આપણે ઠાકોરજીની સન્મુખ આપણી આપણા સન્મુખ ઠાકોરજી નથી બિરાજતા કે આપણે એમની ઇન્દ્ર દ્વારા સેવા નથી કરી શકતા એ રીતે ઠાકોરજી પોળી જાય અને પછી તે મંગલા સુધીનો જે સમય છે તે અનવસરના સમયમાં ઠાકોરના વિયોગનો જે અનુભવ કરીએ એ વિપ્રયોગકાલીન ભાવ છે કે જ્યારે ભક્ત જે છે ઠાકોરજીના મહાત્મ્યનું શ્રવણ કીર્તન સ્મરણ કરે મહાપ્રભુના ગ્રંથોનું અધ્યયન કરે ભાગવત ગીતા વગેરે શાસ્ત્રોનું અધ્યયન કરે ગુણગાન ઇન શોર્ટ કરે શ્રવણ કીર્તન સ્મરણ કરે તો વિપ્રયોગકાલીન એ સર્વાત્મ ભાવનો અનુભવ છે હમ ભગવાનના સંયોગ સમયે સેવાને જ્યારે વિયોગ સમયે પ્રભુના ગુણગાનને શ્રેષ્ઠ માનવામાં આવે છે ભગવદ વિયોગમાં પ્રભુના ગુણગાન કરનાર ભક્તની આસક્તિ જ્યારે ચરમ અવસ્થા પર પહોંચી જાય છે ત્યારે તેના માટે ભગવાન વિના રહેવું અશક્ય બની જતું હોય છે પોતાના વીર કલેશને કારણે સંતપ્ત ભક્તના ઉપર કૃપા કરીને ભગવાન તેના હૃદયમાં પ્રગટ થઈ જાય છે વિયોગાવસ્થામાં ભક્તના હૃદયમાં ભગવાનના પ્રાગટ્યને જ સર્વાત્મ ભાવ કહેવામાં આવે છે એટલે કે અહીંયા એવું સમજાઈ રહ્યા છે કે ભગવાનને ના વિયોગ સમયે પણ પ્રભુ નું સ્મરણ હંમેશા મનમાં રહેવું જોઈએ અને તેમના ગુણગાન હંમેશા હૃદયમાં રાખવા જોઈએ અને ભગવત વિયોગમાં પણ પ્રભુના ગુણગાન દ્વારા પ્રભુની ભક્તિ અને એમની આસક્તા આસક્તિ માટે એટલે પ્રભુને પામવાની ઈચ્છા જ્યારે ચરમ અવસ્થા પર સીમા પર પહોંચી જાય છે ત્યારે ભગવાન વિના રહેવું પણ શક્ય ન બની શકે ત્યારે એવા વિરહની અંદર ભગવાન પોતે જ હૃદયમાં પ્રગટ થાય છે અને ભક્તના હૃદયમાં પ્રગટ થઈ અને પ્રભુ જેવી કૃપા કરે છે અને વિયોગ અવસ્થામાં પણ ભક્તના હૃદયમાં જ્યારે પ્રભુ પ્રગટ થાય છે ત્યારે એ અવસ્થાને સર્વાત્મ ભાવ કહેવામાં આવે છે ભક્તને જ્યારે ભગવાનનું આંતર પ્રાગટ્ય નથી અનુભવાતું ત્યારે તેને સંયોગકાળ જેવો સર્વેન્દ્રિયોના ભગવદ્વી ભગવદ વિનિયોગનો લાભ પ્રાપ્ત થતો નથી ભગવદ દ્વિરહમાં ફક્ત ક્યારેક એવી ઉન્મત્ત અવસ્થામાં પણ પહોંચી જતો હોય છે કે જ્યારે તેને સર્વત્ર તથા પોતાની અંદર પણ હું કૃષ્ણ જ છું એવી ભાવનાની અનુભૂતિ થવા લાગે છે ભગવાનના તિરોહિત થઈ ગયા પછી ભગવાનને શોધી શોધીને થાકી હારી ગયેલા વ્રજભક્તો ભક્તો ભગવાનનું જ્યારે ગુણગાન કરવા લાગ્યા ત્યારે જેમ પ્રેમી પ્રેમિકાને પરસ્પરમાં પ્રબળ આસક્તિને કારણે એકબીજાના આગમનની કે ઉપસ્થિતિની ભ્રમણા થતી હોય છે એવી જ રીતે તે જ પ્રજભક્તોને આસક્તિ ભ્રમણ થી સર્વત્ર તથા એકબીજાની અંદર પણ ભગવાનનું જ દર્શન થવા લાગ્યું એટલે અહીંયા કહે છે કે જ્યારે પ્રભુને પામવાની આશક્તિની ઈચ્છા જે પ્રબળ થઈ જાય છે ત્યારે તે સમયે ભગવત પ્રભુના વિરહમાં સર્વત્ર એટલે દરેક જગ્યાએ પ્રભુ કૃષ્ણ જ છે એવી ભક્તને અનુભૂતિ થવા લાગે છે અને ક્યારેક ક્યારેક તો એ બહારની સૃષ્ટિની અંદર જ્યારે પ્રભુને શોધતા હોય છે ત્યારે એમને ક્યારેક એવું ફીલ થવા લાગે છે કે હું પોતે જ કૃષ્ણ છું અને મારી અંદર પણ કૃષ્ણ જ બિરાજી રહ્યા છે અને વ્રજભક્તોમાં જે ગુણગાન જેમ ભગવાનના ગુણગાન થતા હોય છે ત્યારે જેમ પ્રેમિકા અને પ્રેમ પ્રેમી અને પ્રેમિકાને એકબીજા પર આસક્તિ હોય છે અને એમના આગ આગમનની પ્રબળ ઈચ્છા હોય ત્યારે એ સમયે ભ્રમણા થવા લાગે છે ઉપસ્થિતિની એવી જ રીતે જાણે સાક્ષાત રૂપે પ્રભુ આજુબાજુમાં જ ક્યાંય પધારી ગયા છે કે એમની બાજુમાં જ બિરાજી રહ્યા છે એવી આસક્તિ કે ભ્રમણા સુધી પણ અને આવા દર્શન થવા લાગે છે હા એટલે કે ભગવાન એ બ્રજભક્તોના ચરિત્રમાં એવું આવે છે કે એ લોકો જયારે ઠાકોરજી ત્યાં નથી બિરાજતા ત્યારે એ બધા સ્થાનો ઉપર જઈને જેવી રીતે ભગવાનને પૂતળાને મારી કે જેવી રીતે રાક્ષસોનો સંહાર કર્યો કે જે રીતે ઠાકોરજી વેણોનાદ કરતા કે લીલાઓ કરતા એ પોતે પણ એ બધું કરવા લાગી જાય છે જ્યારે ઠાકોરજી અંતર્ધ્યાન થઈ જાય છે ત્યારે તો એ લોકોની એટલી બધી આસક્તિ ભગવાનમાં હોવાને કારણે એ લોકોને આખા જગતમાં અને પોતાની અંદર પણ હું કૃષ્ણ છું એવી ફિલિંગ થવા લાગી અને ગોપીજનો ઠાકોરજીને લીલાઓનું અનુકરણ કરવા લાગે છે તો વિપ્રયોગકાલીન શરૂઆત ભાવની અંદર ભક્તની આવી અવસ્થા પણ થઈ જતી હોય છે ક્યારેક ઠાકોરજીનું આંતર પ્રાકટ્ય ન થાય એના હૃદયમાં તો અતિશય ઠાકોરજીના વિયોગ એનો અનુભવ એને થાય ને કોઈક જાતની આવી પણ અવસ્થા હોય છે કે જ્યારે એમને આખા જગતના દરેક સ્થાનમાં બધું જ કૃષ્ણ છે એવી જાતની એમની ફિલિંગ થાય એમની ફિલિંગ બની જાય હા લૌકિક પ્રસંગમાં થતી આવી અનુભૂતિ ભ્રમરૂપ હોય છે ભક્તિમાં ભગવાન વિષયક આવી અનુભૂતિ પરંતુ યથાર્થ જ હોય છે ભગવાનના ભક્તના ભાવ ભાવનું રૂપ સ્વરૂપ ધારણ કરી શકવાને સામર્થ્ય અને કારણ છે એટલે અહીંયા એવું કહેવાનો મતલબ છે રાજા કે ભક્તના પ્રેમના કારણે પ્રભુ જે સ્વરૂપ લઈને બિરાજે છે એ ભ્રમ રૂપમાં પણ બિરાજે છે નહીં એવું નહીં એટલે કે અહીંયા જે ઉદાહરણ આપ્યું છે ને કે જ્યારે કોઈનેથી આપણને અતિશય પ્રેમ હોય તો એમના એ ત્યાં હાજર ન હોય તો પણ આપણને એવી એવી ભાવના થવા લાગી કે ભ્રમ થવા લાગી જાય કે એ વ્યક્તિ અહીંયા જ છે કે આપણી આજુબાજુ છે કે આવે છે આવે છે એવી ફિલિંગ થાય એવી રીતે જે ભક્તોને ઠાકોરજીનું વિરહ થતું હોય તો એવી અવસ્થામાં એ વિરહના અનુભવમાં ભગવાન માટે પણ એમની એવી ભાવના થતી હોય એમને ઘડી ઘડી કે ભગવાન અહીંયા છે ભગવાન પધારે છે ભગવાન દેખાવા લાગી જાય એવું એ ભક્તોને પણ થઈ જાય એટલે કે જે લૌકિક ઉદાહરણ આપ્યું છે તો લૌકિકમાં આપણને જેના પ્રત્યે અતિશય પ્રેમ હોય આસક્તિ હોય તે લૌકિક સંબંધોની અંદર આપણી સાથે જે આવું થાય છે એ તો બધું બ્રહ્મરૂપ છે મતલબ અહંતા મમતા ને કારણે એ વ્યક્તિમાં આપણને આસક્તિ થઈ ગઈ છે પણ જ્યારે ભગવાન સાથે ભગવાન માટે આ જાતની કોઈની અનુભૂતિ હોય તો એ યથાર્થ છે ને એ ફળની અવસ્થા છે એવું માનવું જોઈએ એટલે એટલે એ વાત થાય ને કે ભક્તના ભાવનું રૂપ સ્વરૂપ ધારણ કરી શકવાના સમર્થને સામર્થ્યતાને કારણ એટલે પ્રભુનું એવું સામર્થ્ય છે કે એ ફેક અવસ્થા હોય છતાં પણ એ પ્રભુ એ એ પરિસ્થિતિમાં શું કહેવાય એ પોતાના સ્વરૂપનું દર્શન કરાવી શકે એટલે પ્રભુ ત્યારે સાક્ષાત હાજર હોય છે એવો કહેવાનો મતલબ છે નહીં એવું નહીં એટલે કે એવી અવસ્થામાં જીવ હોય જ્યારે એને ભગવાનનો વિરહનો બહુ અનુભવ થતો હોય અને જેવી રીતે ગોપીજનોને વૃક્ષોમાં પાંદડાઓમાં બધી જગ્યાએ ભગવાન દેખાય છે એકબીજા ગોપીજનો વહેંચવા તો એકબીજામાં પણ એમને ભગવાન દેખાય છે તો એવી રીતે ઠાકોરજીનું એ સામર્થ્ય છે કે ભક્ત જ્યારે આ વિરહની અવસ્થામાં દુનિયાના દરેક વસ્તુની અંદર ભગવાન જોવે છે બધામાં ભગવદ રૂપ બધું જ એને ભગવદ રૂપ લાગે છે તો ભક્તનો જેવો ભાવ છે એવું સ્વરૂપ ઠાકોરજી ધારણ કરી શકે છે હા હા રાજા બ્રહ્મરૂપ કીધું એ તો ઉદાહરણ માટે કીધું લૌકિકમાં આપણને કોઈથી પ્રેમ આસક્તિ હોય અને આવા અનુભવ થતા હોય તો એ તો બધું અહંતા મમતા મારી છે એમાં કઈ સાચું નથી જે આપણી આસક્તિ છે કોઈ વ્યક્તિ માટે આ સંસારની અંદર એ તો ફેક છે પણ એ તો એને આપણે ઉદાહરણ તરીકે એટલા માટે જોયું કેમ કે ભગવાન સાથે કોઈને આવો અનુભવ થાય એને આપણે કેવી રીતે સમજી શકીએ તો જેવી રીતે લૌકિકમાં આપણે સાથે થતું એ કેવલ એક્ઝામ્પલ માટે આપ્યું છે એને અહીંયા ક્લેરિફાય કર્યું છે કે લૌકિકમાં જે આવી આસક્તિ છે એ તો માયિક છે અંતમમતાને કારણે થાય છે પણ હેલો હેલો રાજા હેલો હા રાજા આવે છે ને મારી અવાજ હા હમણાં અવાજ કટ થઈ ગયો હતો આપનો અચ્છા ઠીક હા લઉં આગળ રાજા હા કર હા આના પરિણામે વ્રજ ભક્તો એકબીજાને ભગવાન જાણીને ભગવાનને કરેલી પૂતના મારણાદી અનેક લીલાઓનું અનુકરણ કરવા લાગ્યા ભગવદ વિયોગમાં થતા સર્વાત્મ ભાવનો આ પણ એક પ્રકાર છે જે આપે રાજા હમણાં સમજાવ્યું એવી રીતે કે વ્રજ ભક્તો અને ગોપિકાઓને એમની આસક્તિ થઈ અને પ્રભુના સર્વાત્મા પ્રભુ પ્રત્યેનો સર્વાત્મા ભાવનો અનુભવ થયો ત્યારે એ લોકો આ પ્રકારની ઉતના મરણ કે જે અસુરોને માર્યા હતા એ બધી લીલાઓનું જાતે પોતે જ અનુસરણ કરવા લાગ્યા આ એક સર્વાત્મ ભાવનો જ પ્રકાર છે હા એટલે કાલીન જે સર્વાત્મ ભાવ છે એની આ બે ત્રણ પ્રકાર અહીંયા બતાવ્યા છે એટલે સંયોગના સમયમાં તો ઇન્દ્રિયો દ્વારા એ ભગવાનના આનંદનો અનુભવ થાય છે ભગવાન સામે જ હોય આપણે સામે જ એટલે ભગવાનના આનંદનો અનુભવ થાય પણ પ્રયોગમાં પણ ભક્તને ઠાકોરજીના કોઈક પ્રકારના આનંદનો અનુભવ પ્રયોગમાં પણ થતો હોય છે એમાં જે ગોપીજનોની અવસ્થા બતાવી કે એ ઠાકોરજી નથી વિરાજી રહ્યા તો એ લોકો રંજકોને એકબીજાની અંદર પણ કૃષ્ણ છે એવી અનુભૂતિ થાય છે પોતાને પણ કૃષ્ણ સમજી લે છે આસપાસ વૃક્ષો વગેરે એમાં પણ એ લોકોની એ જાતની અનુભૂતિ થવા લાગે છે તો વિપ્રયોગના સમયમાં એ પ્રબલ આસક્તિને કારણે એમનો જે અનુભવ છે એ પણ એક સર્વાત્મ ભાવનો પ્રકાર છે સાચો સર્વાત્મ હા કરું નહીં હવે હા સાચો સર્વાત્મા ભાવ તો ભક્તિથી થાય તે જ શ્રી ભાગવતમાં વર્ણવ્યું છે કે ઉઠતા બેસતા સૂતા જાગતા ચાલતા ફરતા દરેક સમય દરેક અવસ્થામાં શ્રી કૃષ્ણનું જ ચિંતન કરનાર કંસને સંપૂર્ણ જગત કૃષ્ણમય દેખાવા લાગ્યું અહીં આપણને કંસને પણ સર્વાત્મ ભાવના જેવી અનુભૂતિ થતી જોઈ શકીએ છીએ કંસને થતી અનુભૂતિ અનુભૂતિને પરંતુ સર્વાત્મ ભાવ કહેવું યોગ્ય નહીં ગણાય કારણ કે આપણે પૂર્વે જોઈ ગયા તે પ્રમાણે ભાવનો અર્થ પ્રેમ થાય છે આ દ્રષ્ટિએ સર્વાત્મ ભાવની અનુભૂતિમાં ભગવાનમાં પ્રેમ અનિવાર્યપણે હોવો જોઈએ કંસ તો ભગવાનનો વેરી હતો તેથી થયેલી આવી અનુભૂતિનું કારણ પ્રેમ ન હોઈ શકે દ્વેષ કે ભય હતો એટલે અહીંયા એવું કહે છે કે જો સર્વાત્મ ભાવમાં જો એવી અનુભૂતિ થાય કે સર્વત્ર સર્વ જગત એ કૃષ્ણમય એટલે કૃષ્ણથી જ બનેલું છે અને સર્વ જગ્યાએ કૃષ્ણ દેખાય તો એવી અનુભૂતિ કંસને પણ થતી હતી કંસને જ્યારે મૃત્યુ નજીક દેખાતું હતું ત્યારે એમના દ્વેષી તરીકે એમને ચારે તરફ કૃષ્ણ દેખાતા હતા તો એનો મતલબ એવો નથી થતો કે કૃષ્ણને પણ સર્વાત્મ ની અનુભૂતિ થતી હતી કેમ કે સર્વાત્મ ભાવનો મેઇન બેઝ તો પ્રેમ છે એટલે થી સેવા કરવાનો પ્રેમ યુક્ત પ્રેમ પ્રેમ દ્વારા પ્રભુને ભજવાના છે જ્યારે કંસ એ દ્વેષ દ્વેષથી દ્વેષના ભાવથી કૃષ્ણને ચારે તરફ જોઈ રહ્યા હતા તો અહીં કંસ માટે સર્વાત્મ ભાવ નહીં લાગે પરિસ્થિતિ સેમ જ છે એટલે સર્વાત્મ ભાવનો મેઇન બેઝ અહીંયા પ્રેમ બતાવે છે હા એટલે કે ઘણા લોકોને આ જાતના અનુભવ અલગ અલગ મનોભાવોને કારણે થાય છે જેમાં મેં એક્ઝામ્પલ આપ્યું કંસનું રાવણ સાથે પણ એવું થતું હતું કે જ્યારે એ યુદ્ધ ખતમ મતલબ બીજા દિવસે જયારે રાવણ યુદ્ધમાં જવાનો હતો અને રામચંદ્રજી સાથે એને લડાઈ કરવાની હતી તો આગલી રાતભર ચારે બાજુ રામ રામ રામ એવું જ એમને દેખાય છે એવું જ કંસ સાથે થયું કે જયારે કે પહેલાથી જયારે દેવકીનો આઠમો પુત્ર તાલે મારશે એવી આકાશવાણી થઈ ત્યારથી એ કોઈ એક દિવસ પણ એ ચેનથી બેઠો નથી એટલા બધા અસુરોને ઠાકોરજીને હાનિ પહોંચાડવા માટે એને મોકલ્યા ને છેલ્લે કોઈ અસુરો રાક્ષસો કામ ના કર્યા મતલબ એ ઠાકોરજીને કઈ કરી ના શક્યા ત્યારે ઠાકોરજીને મોકલીને ભગવાનને મથુરા બોલાવવા માટે એને પ્રયત્ન કર્યા હવે ઠાકોરજી જયારે મથુરા પધાર્યા ને એ એમણે યુદ્ધ જે મલ્લ યુદ્ધ રખાવ્યું કે ધનુષ ભગવાને તોડી દીધું એ જેટલા પણ વિજય ઠાકોરજી ત્યાં આવીને ઠાકોરજી પ્રાપ્ત કરી એ બધાના કારણે ઠાકોરજીના કારણે એનો જે ભય હતો કંસનો ઓર વધી ગયો અને હવે એ ચારે બાજુ એને કૃષ્ણ કૃષ્ણ દેખાય છે ચારે તરફ તો હવે બધું જ કૃષ્ણમય છે કે કૃષ્ણની અનુભૂતિ એને બધી જગ્યાએ થવી સર્વાત્મ ભાવનો શાબ્દિક અર્થ તો આપણે જ લીધો કે બધું જગત કૃષ્ણ રૂપ છે એ જાતનો અનુભવ જેને થવા લાગી જાય એ સર્વાત્મ ભાવ છે તો કંસને પણ એ જાતની અનુભૂતિ થઈ છે તો શું એને પણ એ ફલરૂપ સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો એવું માનવું જોઈએ તો અહીંયા એ વાત સમજાવી છે કે એ સર્વાત્મ ભાવ ત્યારે કહેવાય છે કે જ્યારે એ પ્રેમપૂર્વક થયેલી હોય ભગવાનની આસક્તિ કોઈને આ જાતના ડરને કારણે થઈ જાય કે બીજા કોઈ મનોભાવોને કારણે થઈ જતી હોય તો એ સર્વાત્મ ભાવ નથી એ તો બસ એ ભયના કારણે ઠાકોરજીનો અનુભવ એને થાય છે પ્રેમથી નથી થતું એટલે પ્રેમપૂર્વક જે ઠાકોરજીની અંદર થતી સર્વાત્મ ભાવની જે સ્થિતિ છે એ જ ફળરૂપ છે બીજા કોઈ મનોભાવોના કારણે ઠાકોરજીનો આ જાતનો અનુભવ થતો હોય તો એ સર્વાત્મ ભાવ નથી જી રાજા હમ કારણ મર્યાદા માર્ગે સર્વાત્મ ભાવ સર્વાત્મ ભાવની અનુભૂતિ જેમ પુષ્ટિ ભક્તિ માર્ગમાં થતી હોય છે તેમ મર્યાદા માર્ગમાં પણ થતી જ હોય છે પુષ્ટિ ભક્તિ માર્ગીય તથા મર્યાદા માર્ગીય સર્વાત્મ ભાવ વચ્ચે તફાવત એટલો હોય છે કે મર્યાદા માર્ગીય સર્વાત્મ ભાવમાં કેવળ આત્માથી અને તે પણ બ્રહ્માનંદની અનુભૂતિ થતી હોય છે જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવમાં બધી ઇન્દ્રિયો અંતઃકરણ તથા આત્માથી પણ ભજનાનંદની અનુભૂતિ થાય છે આ જ કારણ છે કે પુષ્ટિ ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવ મર્યાદા માર્ગીય સર્વાત્મ ભાવ કરતા શ્રેષ્ઠ ગણાય છે એટલે કે અહીંયા મર્યાદા માર્ગમાં પણ સર્વાત્મ ભાવ વિશ્લેષણ કર્યું છે કે ત્યાં પણ સર્વાત્મ ભાવ હોય જ છે એ બંને વચ્ચે એટલો ભેદ છે કે જ્યારે મર્યાદા માર્ગીય સર્વાત્મ ભાવની અનુભૂતિ હોય છે ત્યારે બ્રહ્માનંદ બ્રહ્માનંદ સાથે હોય છે આત્માથી અને બ્રહ્મના આનંદની અનુભૂતિ થતી હોય છે આત્મામાં જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગ હોય છે સર્વાત્મ ભાવ તેમાં દરેક ઇન્દ્રિયો જે આપણે હાથ કાન નાક પગ દરેક વસ્તુની સ્પર્શ અને આપણા શરીરના દરેક અંગોનો સાથે ત્યાં જોડાણ હોય છે એની સાથે સાથે આપણું આત્મા પણ ત્યાં જોડાયેલી હોય છે અને પ્રભુની ત્યાં અનુભૂતિ પણ હોય છે આ જ કારણ છે કે જે પુષ્ટિ માર્ગી અને મર્યાદા માર્ગની અંદર ભેદ બતાવે છે હા એટલે સર્વાત્મ ભાવનો મતલબ છે બ્રહ્મના આનંદનો અનુભવ કરવો એ તો મર્યાદા માર્ગી વ્યક્તિને પણ થાય છે જે મોક્ષ પ્રાપ્ત કરે છે એને પણ એ સર્વાત્મ ભાવ થાય છે તો ફરક શું છે તો અહીંયા સમજાવ્યું છે કે જે મર્યાદા માર્ગીય વ્યક્તિ છે કે જેને મુક્તિ પ્રાપ્ત થઈ છે જે અક્ષરમાં લીન થઈ ગયો છે તો એ જીવની મુક્તિ એ જાતની હોય છે કે એની આત્મા જે છે એ અક્ષર બ્રહ્મની અંદર લીન થઈ જાય છે અને એના આનંદનો અનુભવ કરે છે એટલે અક્ષર બ્રહ્મના આનંદનો અનુભવ કરે છે પણ એમાં કેમ કે એનું સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર નથી એટલે ઇન્દ્રિયો દ્વારા અંતઃકરણ દ્વારા એના દ્વારા એને બ્રહ્મના આનંદનો અનુભવ નથી થતો એ તો બસ એ અક્ષર બ્રહ્મની અંદર લીન થઈ જાય છે એટલે એનું સત અને ચિત્ત એ એ બ્રહ્મના અંદર સમાઈ જાય છે એ રીતે બ્રહ્મના આનંદનો અનુભવ કરે છે પણ એની સામે કરસ્પોન્ડિંગ પુષ્ટિમાર્ગીયને જોઈએ તો પુષ્ટિમાર્ગીયને જે જાતનું ફળ મળે છે તો પુષ્ટિમાર્ગીયને જે રીતે આપણે જોયું હતું કે એને આ દેહને છોડ્યા પછી નેક્સ્ટ ચેપ્ટરની અંદર જે ફલનું છે એની અંદર એ વિશેષ આવશે પણ મતલબ કે એને જે એની મૃત્યુ પછી જ્યારે વૈકુંઠમાં ઠાકોરજી એને સ્થાન આપે તો ત્યાં એક નવો દેહ એને પ્રાપ્ત થાય છે સેવોપયોગી દેહની ત્યાં પ્રાપ્તિ થાય છે અને એ દેહને મળે છે તો એ અલૌકિક દેહ દ્વારા ઇન્દ્રિયો દ્વારા અંતકરણ દ્વારા એના શરીરના દરેક અંગ દ્વારા એ ઠાકોરજીની સેવા કરે છે ત્યાં વૈકુંઠમાં પણ અને ત્યાં એ સેવા દ્વારા પણ એ બ્રહ્મના આનંદનો અનુભવ કૃષ્ણના આનંદનો અનુભવ કરે છે તો મર્યાદા માર્ગીય તો એ અક્ષરબ્રહ્મની અંદર લીન થઈ જાય છે અને એની ઇન્દ્રિયો દ્વારા કે અંતઃકરણ દ્વારા એને બ્રહ્મના આનંદનો અનુભવ નથી થતો કેમ કે એનું અસ્તિત્વ જ બચી નથી જતું એનું જીવત્વ જ બચી નથી જતું એ અક્ષરની અંદર લીન થઈ જાય છે પણ જે પુષ્ટમાર્ગીય છે એને ઠાકોરજીની કૃપાથી એ જાતનું ફળ મળે છે અને ત્યાં રહીને પણ એ ઠાકોરજીની સેવા કરે જે ચોર્યા શ્રેષ્ઠોની વાર્તામાં ભાવપ્રકાશમાં તમે આપણે જોઈએ તો એ લીલાની અંદર એ ચંદ્રાવલી જે હતા કે એ આ સખી હતી કે મોર પોપટ હતા કે એ આ સેવક હતા જે ઠાકોરજીની આ સેવા કરતા હતા એમાં અપરાધ થયું એના કારણે એમને મનુષ્ય દેહ લેવું પડ્યો તો મનુષ્ય દેહ લેવું પડ્યું પણ એની પહેલા એમની જે સ્થિતિ છે શું છે કે એ વૈકુંઠમાં રહી રહ્યા છે ઠાકોરજીના લોકમાં અને ત્યાં ઠાકોરજી અમને જેટલો અધિકાર આપ્યો છે એ પ્રમાણે ઠાકોરજીની સેવા પોતાના ઇન્દ્રિયો દ્વારા કરે છે તો જેમ આપણે અત્યારે પૃથ્વી લોકમાં કરીએ છીએ એવી રીતે વૈકુંઠ લોકમાં જઈને ઠાકોરજી કરાવે છે તો ત્યાં પોતાની અંતઃકરણ ઇન્દ્રિય આદિ દ્વારા પણ એ બ્રહ્મના આનંદનો પરબ્રહ્મ કૃષ્ણના આનંદનો એ અનુભવ જીવ કરી શકે છે તો આ સર્વાત્મ ભાવની અંદર ભેદ છે ધીરજ ભક્તના ભાવ અનુસાર સર્વાત્મ ભાવ એ ભક્તો ભગવાનમાં અલગ અલગ ભાવ વાળા હોય છે કોઈક સખ્ય કોઈક શૃંગાર કોઈક વાત્સલ્ય તો કોઈક દાસ્ય જે ભક્તો ભગવાનમાં જેના ભાવથી આસક્ત થાય છે એવા પ્રકારના સર્વાત્મ ભાવની અનુભૂતિ તે ભક્તોને થતી હોય છે આથી પુષ્ટિ ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવમાં વિવિધતા અને રસતા પણ રહેલી છે આથી વિપરીત જ્ઞાન માર્ગીય સર્વાત્મ ભાવ વિવિધતા રહિત અને શાંત રસાત્મક હોય છે અહીંયા ફરીથી જ્ઞાન માર્ગી અને પુષ્ટિ માર્ગી વચ્ચે ભેદ બતાવ્યો છે કે જ્યારે ભક્ત પુષ્ટિ માર્ગીય ભક્ત જ્યારે સર્વાત્મ ભાવ થાય છે ત્યારે એને ભગવત ભગવાન સાથે કોઈ પણ એક સ્વરૂપ સાથે જોડાઈ જાય છે ક્યારેક સખ્ય ભાવથી ક્યારેક શૃંગારથી કાં તો કોઈક વાત્સલ્ય ભાવથી એટલે કે ઠાકોરજીને બાળ સ્વરૂપે માનીને તો કોઈ પણ એક ભાવ એમનામાં સ્થિત થઈ જાય છે ઓટોમેટિકલી અને પછી એ જ ભાવની અનુભૂતિ ભક્તને થવા લાગે છે અને એ પ્રકારે પ્રભુની લીલામાં જોડાઈ જાય છે અને પ્રભુની અનુભૂતિ કરવા લાગે છે જ્યારે જ્ઞાન માર્ગી હોય છે એને જ્યારે સર્વાત્મ ભાવનો અનુભવ થાય ત્યારે એ આવી કોઈ પ્રકારની વિવિધતા રહિત હોય છે અને કોઈ રસ વગરનું હોય છે એટલે શાંત હોય છે એમાં કોઈ રસ જોડાયેલો નથી હોતો આવા કોઈ પ્રકારનો હા એટલે જેમ આપણે ચોરે કૃષ્ણની વાર્તાઓ ઉદાહરણ જોઈએ તો જે છત્રાણી હતી એનો ભાવ ઠાકોરજી ને પોતાને પુત્ર માનતી હતી ઠાકોરજીને એ મારા દીકરા જે પોતાના બચ્ચાઓની જેમ રાખ્યું છે તો ઠાકોરજી પ્રત્યે એનો ભાવ એવો છે તો એની સામે ઠાકોરજીએ પણ એમની સાથે એવો જ વ્યવહાર રાખ્યો છે અને જેમ બાળક પોતાની માની સાથે વ્યવહાર કરે એવી રીતે ઠાકોરજીએ પણ એવો જ વ્યવહાર એક શરણાર્થી સાથે રાખ્યો મેં ઠાકોર જયારે શાક વેચવા વાળી આવતી તો ઠાકોરજી અવાજ દેતા કે ઉભી રે મારી અમ્માને શાક લેવું છે પછી ક્ષત્રાણી શાક લેવા માટે જતી ક્યારેક ભૂલી જતી તો ઠાકોરજી એમની સાથે ઝઘડતા એમના પર ગુસ્સે કરતા એમને ઠાકોરજીને અડધી રાત્રે પણ ભૂખ લાગતી તો એમની પાસે માંગી લેતા તો એવી રીતે ક્ષત્રાણીને જ્યારે ઠાકોરજીની અંદર પ્રેમ પોતાના પુત્ર છે એવા ભાવથી પ્રકટ કર્યો અને એ ભાવને સ્થિર કર્યો તો સામે ઠાકોરજીએ પણ એમને એવા જ આનંદનો અનુભવ કરાવ્યો છે એટલે કે આ કૃષ્ણ જે છે મારા પુત્ર છે મારા ઠાકોરજી મારા પુત્ર છે એવી રીતે એમણે ઠાકોરજીની સાથે વ્યવહાર રાખ્યો અને એવું પ્રેમ હતો તો ઠાકોરજી પણ સામે એમની ભક્તિને એ રીતે રિસ્પોન્ડ કર્યું છે ત્યાં ઠાકોરજી એવું નથી કીધું પોતે સ્વામી બનીને બિરાજી રહ્યા છે એવું નથી કર્યું શાકવાડી આવે છે તો ઠાકોરજી અને અવાજ દે છે કે મારી માને શાક લેવું છે તો એ રીતે જે ભક્તે જેવો ભાવ પોતાના ઠાકોરજીમાં સ્થાપિત કર્યું છે એ ભાવ પ્રમાણે ઠાકોરજી એમને એવો અનુભવ કરાવ્યો છે એટલે કે ક્ષત્રાણીને ઠાકોરજીના આનંદનો અનુભવ એ રૂપમાં થયો બીજા જે લોકોએ ઠાકોરજીને કોઈ અન્ય ભાવથી ભજ્યા તો જેમ રજભક્તો છે તો ઠાકોરજીને પોતાના પ્રિયતમ માન્યા પતિ માન્યા એ વ્રજ બાલકો છે એમણે ઠાકોરજીને પોતાના મિત્ર માન્યા તો જેમણે જે ભાવથી ઠાકોરજીનું ભજન કર્યું જે ભાવથી જેમની આસક્તિ ઠાકોરજીમાં થઈ એ ભાવથી ઠાકોરજીએ પણ એમના ભાવ રિસ્પોન્ડ કર્યો અને એ રીતે એમને ઠાકોરજીના આનંદનો અનુભવ થયો છે તો એ રીતે ભક્તિ માર્ગીય જે ફળ છે એની અંદર વિવિધતા ઘણી છે દરેકને ઠાકોરજી પ્રત્યે અલગ અલગ ભાવ છે ને બધા અલગ અલગ ભાવથી ભજે છે અને ઠાકોરજી બધાના અલગ અલગ ભાવને પોષણ આપે છે ને એની સામે જે જ્ઞાન માર્ગીય મુક્તિ છે મર્યાદા માર્ગીય જે ફળ છે એમાં એ જાતની વિવિધતા નથી એમાં તો બસ એ જ મુક્તિ થઈ ગઈ અક્ષરબ્રહ્મની અંદર જીવ લીન થઈ ગયો તો એ જાતનો એનો અનુભવ છે એવા કોઈ ચેન્જીસ નથી કોઈ વિવિધતા નથી કોઈ રસ નથી કોઈ ભાવ નથી એની સામે જે પુષ્ટિમાર્ગીય છે એમાં આ બધા વેરિએશન ઘણા બધા છે કે જે એને જે ભાવથી ભજન કર્યું એને એવું ફલ મળ્યું છે ઠાકોરજી એને એ રૂપમાં પ્રાપ્ત થયા છે તો એ વાત અહીંયા સમજવાની છે કે ભક્તના ભાવ પ્રમાણે સર્વાત્મ ભાવમાં પણ ફરક આવે છે દરેકને ઠાકોરજીના આનંદનો અનુભવ એક સરખો નથી થતો જેનો જેવો ભાવ એ રીતે ઠાકોરજીના આનંદનો અનુભવ એ ભક્તને એ રીતે થાય છે જી રાજા કોઈને આ વિષયમાં કંઈ પૂછવું છે કઈ પૂછવું હોય તો ચાર્જ કરીને બોલજો ઠીક છે તો બ્રિજેશભાઈ દર્શનાભાઈ તમે લોકો જોડાયા છો આજે ભલે લઈ આવીને કરું આગળનું પુષ્ટિ માર્ગીય ફલ વિવેક જી રાજા પુષ્ટિ માર્ગીય ફલ વિવેક ભક્તની કામના ભગવાન પુષ્ટિ ભક્તની કામનાનો વિષય કેવળ ભગવાન જ હોય છે ભગવાન સિવાય અન્ય કોઈ પણ વસ્તુની કામના પુષ્ટિ ભક્તના મનમાં હોઈ શકતી નથી આથી જ શ્રી આચાર્ય ચરણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની અંદર ભગવાનને વહી ફલમ કહીને ભગવાનને જ પુષ્ટિ ભક્તિ માર્ગમાં ફલરૂપા માન્યા છે ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન ભૂતલ ઉપર સ્વરૂપથી અને ગુણથી આમ બે પ્રકારે પ્રગટ થયા છે પુષ્ટિ માર્ગ માર્ગની અંદર જો કોઈ મનોકામના હોય તો એનો કોઈ સબ્જેક્ટ હોઈ શકે તો એ ફક્ત ને ફક્ત મનોકામના એ પ્રભુ જ હોઈ શકે એટલે શ્રી આચાર્ય ચરણે ચરણે પોતે વલ્લભાચાર્યજીએ પણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદની અંદર પણ ભગવાન એવહી ભગવાન એવી ફલમ એટલે કે પ્રભુ જ ફળ રૂપે પુષ્ટિ માર્ગમાં બન્યા છે એટલે જો ભક્તની કોઈ કામના હોય ફળ રૂપે તો પુષ્ટિ માર્ગ ની અંદર ફળ રૂપે ફક્ત ને ફક્ત એ પ્રભુ નું સ્વરૂપ એટલે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ હોઈ શકે એ સિવાય બીજું કાંઈ નહીં એ કહ્યું છે અને તેમાં એવી ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન ભૂતલ ઉપર બે પ્રકારથી પ્રગટ થયા છે એમાં સ્વરૂપથી અને ગુણથી આમ બે પ્રકાર અલગ અલગ પાડ્યા છે એમાં પહેલું છે સ્વરૂપ એટલે મહાપ્રભુજી પુષ્ટિપુરા મર્યાદા વેદમાં આજ્ઞા કરી રહ્યા છે કે પુષ્ટિ કે પુષ્ટિ માર્ગીય જે જીવ છે એને શેની ઈચ્છા હોય તો ત્યાં ન તો એને મોક્ષ જોઈએ છે ન લૌકિક પારલૌકિક કોઈ ફલ જોઈએ છે ને બીજું કંઈ જોઈએ છે એની મનોકામના તો કેવલ શ્રી કૃષ્ણ છે ને એ કેવલ કૃષ્ણને પ્રાપ્ત કરવા માંગે છે તો એ રીતે ભગવાન જ પુષ્ટિ ભક્તિ માર્ગી માટે ફળ છે ભગવાન સિવાય બીજું કંઈ એ જીવ માટે ફલરૂપ નથી અને એ ભક્તો કેમ કે કૃષ્ણને પ્રાપ્ત કરવા માંગે છે એટલે ભગવાન પણ એ જીવને પ્રાપ્ત થાય છે તો બે રીતે ભગવાનનું પ્રાકટ્ય એ ભક્તો માટે થાય છે એક તો સ્વરૂપથી ઠાકોરજીનું પ્રાકટ્ય થાય અને બીજું ગુણથી થાય સમજાવશે આગળ એનું પહેલું છે સ્વરૂપથી પ્રાગટ્ય એટલે બાહ્ય સંયોગ દર્શન વાતચીત સ્પર્શ ક્રીડા આદિ થઈ શકે તેવી રીતે જ્યારે ભગવાન ભક્તોના વચ્ચે પ્રગટ થાય છે ત્યારે તેને ભગવાનનું સ્વરૂપથી પ્રાગટ્ય થયું કહેવાય એટલે કે જ્યારે ઠાકોરજી સાથે આપણે સ્પર્શ કરી શકીએ તેમની ક્રીડાનો આનંદ માણી શકીએ તેમની સાથે વાતચીત કરી શકીએ એવી જ્યારે પરિસ્થિતિ હોય અને સ્વરૂપ રીતે તે પ્રગટ થાય ત્યારે તેમ ભગવાનનું સ્વરૂપથી પ્રાગટ્ય થયું એવું કહેવાય હા એટલે કે જ્યારે જીવ જેમ કે આપણે છે હવે આપણે જ્યારે ઠાકોરજીની ઘરમાં સેવા કરી રહ્યા છીએ તો એ આપણી ઈચ્છાને પૂરી કરવા માટે ઠાકોરજીનું જે પ્રાકટ્ય છે એ સ્વરૂપથી થયેલું પ્રાકટ્ય છે મતલબ ઠાકોરજી આપણી વચ્ચે પ્રકટ થયા છે એમાં આપણે તેનું વાતચીત નથી કરી શકતા સ્પર્શ ક્રીડા વગેરે નથી કરતા કેમ કે એ જાતની સલાનુભૂતિ આપણી નથી પણ ચોરાસી વૈષ્ણવની વાર્તાઓમાં જોઈએ તો જે ઠાકોરજી એમના ઘરમાં બિરાજ્યા છે એમની સાથે ભક્તોનો એવો અનુભવ પણ છે કે ઠાકોરજી એમની સાથે રમે પણ છે એમની સાથે વાત કરે છે પોતાના ગમા અણગમાને એક્સપ્રેસ પણ કરે છે એ રીતે ઠાકોરજીનું જે પ્રાકટ્ય છે સ્વરૂપથી પ્રાકટ્ય છે કે જ્યારે જીવનના દર્શન કરી શકે એમની સાથે વાત કરી શકે એમની સાથે રમી શકે તો એ જાતનું ફલ ઠાકોરજી એમને આપે છે જી રાજા હા ગુણથી પ્રાગટ્ય એટલે આંતર સંયોગ ગુણગાન દ્વિ દ્વારા જ્યારે ભગવાન ભક્તના હૃદયમાં પ્રગટ થાય છે ત્યારે તેને ભગવાનનું ગુણથી પ્રાગટ્ય થયું કહેવાય છે એટલે કે જ્યારે પ્રભુના ગુણગાન થાય અને એ એ સમયે જ્યારે ભક્તના હૃદયની અંદર જે ગુણ દ્વારા પ્રભુનું સ્વરૂપ ઉત્પન્ન થાય છે એ ગુણથી એ ગુણો દ્વારા પ્રગટ થયેલું એવું ભગવાનનું પ્રાગટ્ય કહી શકાય હા તો ગુણ દ્વારા પ્રાગટ્ય એ છે કે જે જ્યાદાતર એ જીવોના સંદર્ભમાં વાત છે કે જે જીવોને ઠાકોરજીની સેવા નથી કરી શકતા અને ઠાકોરજીના શ્રવણ કીર્તન અને સ્મરણ કરતા હોય છે તો એ જીવોને ઠાકોરજી નું ફલ સ્વરૂપના રૂપમાં નથી મળતું પણ ગુણના રૂપમાં મળે છે એટલે કે એ ગુણગાન રક્ત જે જીવ છે એ આ હૃદયમાં ઠાકોરજીનું પ્રાકટ્ય થાય છે એટલે આંતર પ્રાકટ્ય થાય છે અને એ આંતર પ્રાકટ્ય જે છે ઠાકોરજીનું ગુણથી પ્રાકટ્ય છે જેમાં દર્શન છે વાતચીત છે સ્પર્શ છે એ બધું નથી હોતું પણ એ હૃદયમાં ઠાકોરજીનું પ્રાકટ્ય થાય અને ઠાકોરજીના આનંદનો અનુભવ એ જીવ કરી શકે છે તો એવો જે શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ જે જીવ છે એના માટે થયેલું જે ઠાકોરજીનું પ્રાકટ્ય છે આંતર પ્રાકટ્ય છે ગુણથી થયેલું પ્રાકટ્ય છે જી રાજા રાજા આગળ અંકુર લે હા આમ બંને પ્રકારે ભૂતળ ઉપર તથા ભગવાનના પ્રાગટ્યને ફળ રૂપ જ માનવામાં આવે છે અંતર કે બાહ્ય કોઈ પણ પ્રકારે જ્યારે ભગવાન ભક્તોના વચ્ચે પ્રગટ થાય છે ત્યારે ભક્ત પોતાના દેહ પ્રાણ અંતકરણ આત્મા રહિત પોતાની બધી ઇન્દ્રિયો વડે ભગવાનના સ્વરૂપનો આનંદાન અનુભવ કરી શકે છે આમ ભૂતળ પર જ્યારે ભગવાન પ્રગટ થાય છે એ જ ફળ રૂપ માનવામાં આવે છે અને તે અંતર અને બાહ્ય કોઈ પણ પ્રકારે ભક્તો વચ્ચે પ્રગટ થાય છે હા એટલે ઉપરના જે બે પ્રકાર આપણે જોયા કે ઠાકોરજીનું સ્વરૂપથી પ્રાકટ્ય અને ગુણથી પ્રાકટ્ય તો સ્વરૂપથી જે પ્રાગટ્ય છે એ ઠાકોરજીનું આ પ્રાકટ્ય છે આ જાતનું કે જેમાં ઠાકોરજીની સાથે જીવને એ જાતનો અનુભવ થાય છે અને જે આંતર પ્રાકટ્ય જે છે એ ઠાકોરજીનો મૂળથી થયેલું પ્રાકટ્ય અને હૃદયમાં થતું પ્રાકટ્ય છે તો એ વાતને અહીંયા સમજાવી છે કે આ બંને રીતે જે ભગવાનનું પ્રાકટ્ય છે એ જીવ માટે ફલરૂપ જ છે એ જીવને એ ફલાનુભૂતિ આંતર પ્રાકટ્યના રૂપમાં પણ થાય છે અને બાહ્ય પ્રાકટ્યના રૂપમાં પણ થાય છે એટલે કે જે એવું નથી કે માત્ર સેવા કરતાને ઠાકોરજી આનંદનો અનુભવ થતો હોય ને શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ ન થતો હોય જે શ્રવણ કીર્તન અને સ્મરણ કરી રહ્યો છે એને પણ ઠાકોરજીના આનંદનો અનુભવ થાય છે કે જ્યારે ઠાકોરજીનું પ્રાકટ્ય એના હૃદયની અંદર થાય છે એટલે એ આંતર પ્રાકટ્ય પછી પણ એ પોતાની અંતઃકરણ દ્વારા ઇન્દ્રિયો દ્વારા ભગવાનના એ આનંદનો અનુભવ એ ગુણગાન પરાયણ જીવ પણ કરે છે ભક્તને જ્યારે ભગવાનનો વિયોગ હોય છે ત્યારે ભક્તના હૃદયમાં પ્રગટ થઈને ભગવાન તેને પોતાના સંયોગનું સુખ આપે છે અને જ્યારે વિયોગ નથી હોતો ત્યારે બાહ્ય પ્રગટ સ્વરૂપે સંયોગ સુખ આપતા હોય છે આમ ભગવાનના વિયોગ ગુણગાન સમયે અંતર પ્રાકટ્ય અને સંયોગ સેવા સમયે બાહ્ય પ્રાકટ્યનું ચક્ર જો સતત ચાલતું રહે તો તેનાથી વધુ ઉત્તમ ફળ ભક્તના માટે બીજું કંઈ હોઈ શકતું નથી આમ ભગવાન જ્યારે વિયોગ વિયોગ થાય છે એ વખતે ભક્તના હૃદયમાં બિરાજે છે અને જ્યારે સેવા સમયે બાહ્ય સ્વરૂપનું પ્રગટ થાય છે એમ જો અંતર અને બાહ્ય આવી રીતે બંને સ્વરૂપ જો પ્રગટ થતું રહેતું હોય પૂરો સમય એ સૌથી વધારે ઉત્તમ ફળ છે હા એટલે કે જે જેમ સેવા કરતા જીવની સાથે જેવું થાય છે કે એ જયારે ઠાકોરજીની સેવા કરે ત્યારે સંયોગનો આનંદ છે ઠાકોરજીનું અનવસરનો સમય છે ત્યારે વિપ્રયોગનો આનંદ છે તો એવી રીતે જે જીવને સતત સંયોગ વિપ્રયોગના આનંદનો અનુભવ થતો રહે એટલે જીવનભર જેને ઠાકોરજીની સેવાનો લાભ મળે છે કે કોઈ સેવા નથી કરી શકતો તો ગુણગાન પરાયણ એ રહે છે તો એ રૂપમાં પણ ઠાકોરજીના આનંદનો અનુભવ કરે છે તો એ જીવથી ઉત્તમ એને બીજું કોઈ ફલ મળી શકતું નથી આનાથી મોટું ફલ બીજું કંઈ હોતું જ નથી ઠાકોરજીનો સંયોગ સુખ અને વિપ્રયોગ સુખ એ બંનેનો અનુભવ જે જીવને થઈ જાય એ બસ ફલ સુધી પહોંચી ગયો છે એવું સમજવું જોઈએ ત્રિવિધ ફળ આ ભૂતળ ઉપર આ દેહ માટે ભગવાન જ જેમ પુષ્ટિ ભક્ત માટે ફળરૂપ હોય છે એમ આ દેહના અવસાન પછી પરલોકમાં પણ ભગવાન જ પુષ્ટિ ભક્તનું ફળ લક્ષ્ય હોય છે સેવા ફળ નામના ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણે ભક્તની સેવાને સેવામાં પ્રાપ્ત થનારા ત્રણ ફળોનું નિરૂપણ કર્યું છે આપે જે જે કીધું એ પહેલા જ કે જ્યારે આ લોકમાં તો આપણે સેવા કરીએ છીએ પણ પરલોકમાં પણ જઈને આપણને અલગ દેહ પ્રાપ્ત થાય છે અને તેનાથી પણ આપણે સેવા કરીએ છીએ એ વાત ફરી એમણે કીધી છે હા એટલે કે જીવની મૃત્યુ થઈ જાય ને આ સ્થૂળ સૂક્ષ્મ દેહનું આવરણ એના ઉપરથી હટી જાય એના પછી પણ જે ફળની પ્રાપ્તિ એને થાય છે એ બહુ ઉત્તમ હોય છે અને એ ફળ જે છે એને શ્રી મહાપ્રભુજીએ સેવાફળ નામના ગ્રંથમાં બતાવ્યા છે ત્રણ પ્રકારના ફળ છે અલૌકિક સામર્થ્ય સાયુજ્ય અને વૈકુંઠાની લોકમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ જેમ આપણી સાથે થાય છે કે સેવા કરતા જીવને પોતાના ઘરમાં પણ મતલબ આ સ્થૂળ સૂક્ષ્મ દેહની સાથે સાથે પણ ભગવાનના એ ફલરૂપનો આનંદ થતો રહે છે એના સિવાય જેની મૃત્યુ આપણે એ જીવની મૃત્યુ જ્યારે થઈ જાય ને એ આ દેહને છોડી દે એના પછી પણ એવું નથી કે ઠાકોરજીને દૂર થઈ જાય છે એની મૃત્યુ પછી પણ ઠાકોરજીનું એ જાતનું સુખ એ જાતનું ફલ ફલાનુભૂતિ અને મૃત્યુ પછી પણ વૈકુંઠાદી લોકની અંદર ઠાકોરજી કરાવે છે તો એ આ ત્રણ પ્રકારના ફળ છે મહાપ્રભુજીએ સેવા ફળમાં બતાવ્યા છે કે જે પુષ્ટિમાર્ગીય જીવને જીવનભર જેણે શ્રવણ કીર્તન સ્મરણ કર્યું છે કે ઠાકોરજીની સેવા કરી છે એવા જીવને પોતાના મૃત્યુ પછી જ્યારે એનું દેહ છૂટી જાય છે અને આત્માને જે ગતિ મળે છે આ ત્રણ પ્રકારની ગતિ મળે છે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી ત્યાં સેવા ફલ અંદર કરી રહ્યા છે આ જે ત્રણે ફળ બતાવ્યા છે એ છૂટ્યા પછીના જે ફળ છે એ બતાવ્યા છે હા બે છૂટ્યા પછીના ફળ છે હવે આપણે આ ત્રણેય ફળોના સંબંધમાં હા હા બસ મને લાગે છે આજે આપણો ટાઈમ થયો છે પાંચ મિનિટ છે આગળનું ટોપિક કમ્પ્લીટ નહીં કરી શકીએ આજે આખું રાખીએ આ ત્રણ પ્રકારના ફળના નામ આપણે જાણ્યા છે આની જે આનું જે ડિસ્ક્રિપ્શન છે આપણે નેક્સ્ટ ક્લાસમાં જી જી જી હા ભલે આજનું અહીંયા રાખીએ પ્રણામ જીજી હા